એ આવો આવો મારા વાલકુડા એવા બાળ દોસ્તો હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો જાફરાબાદમાં બેઠા બેઠા મિનોળ વાર્તા સાંભળે છે અને એની સાથે એની બેન રુદ્રી પણ છે આવો આવો મિનળ બેન રુદ્રી બેન આજે છે ને આજે હું તમને બધાને એક મજાની વાર્તા કહેવાનો છું ભાઈ ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે જંગલી શિયાળની કથા એક હતું વન એ વનમાં બુદ્ધિશાળી અને સ્વાર્થી શિયાળ રહેતો હતો તેને ચાર મિત્રો વાઘ ઉંદર વરુ અને નોળિયો એક દિવસ તેણે હરણોના મુખીને જોયો ભારે બળવાન હરણોનો સેનાપતિ આ મિત્રો એને પકડી ન શક્યા પછી અંદર અંદર ચર્ચા કરવા બેઠા શિયાળે કહ્યું વાઘ ભાઈ તે આ હરણને મારવા બહુ પ્રયાસ કર્યા બહુ પ્રયત્ન કર્યા પણ આ હરણ બહુ ઝડપથી દોડી શકે છે વળી પાછું યુવાન છે અને ચતુર છે એટલે જ તે પકડાતો નથી હવે મારી વાત સાંભળો આ હરણ સૂઈ જાય ત્યારે ઉંદરે તેના પગ કાપી નાખવાના એટલે વાઘ તેને પકડી શકશે પછી આપણે બધા તેને ખાઈ જઈશું શિયાળની વાત સાંભળીને બધાએ એવું જ કર્યું ઉંદરે બચકા ભર્યા હતા એટલે હરણના પગ લડખડવા લાગ્યા વાઘે તેને તરત જ મારી નાખ્યું અને હરણનો દેહ તો સાવ નિર્જીવ બની ગયો ધરતી પર પડ્યું હતું હરણ તો એટલે લુચ્ચા શિયાળે બધાને કહ્યું સરસ સરસ હવે તમે બધા નાહી ધોઈને આવો હું અહીં ચોકી પહેરો ભરીશ શિયાળના કહેવાથી બધા નદીએ નાહવા ગયા શિયાળ ભારે ચિંતામાં હોય એમ ત્યાં ઊભું રહ્યું એટલામાં નાઈ ધોઈને સૌથી પહેલો તો વાઘ આવી ગયો એણે ચિંતા તૂર શિયાળને જોઈને પૂછ્યું કેમ ચિંતામાં છો શા વિચારમાં પડી ગયું છે તું તો અમારા બધામાં સૌથી વધુ હોશિયાર છે આજે આપણે હરણનું માંસ ખાઈને નિરાતે હરીશું ફરીશું એટલે શિયાળ બોલ્યું અરે ઉંદરે મને જે કહ્યું તે સાંભળો પહેલા તે કહે વનરાજ વાઘનું બળ ક્યાં ગયું બળ આજે તો આ હરણને મેં માર્યું છે મારા બળ બુદ્ધિનો ઉપયોગ કરીને તે પેટ ભરશે બહુ અભિમાન ભરી વાતો તેણે કરી હો એની મદદ વડે મેળવેલા આ માંસને ખાવાનું મને નહીં ગમે ઉંદરે એવું કહ્યું વાઘભાઈ વાઘે કહ્યું એમ તેણે તો મારી આંખો ઉઘાડી દીધી હવે હું મારા પરાક્રમથી જ શિકાર કરીશ પછી જ પેટ ભરીશ એમ કહીને વાઘ તો જતો રહ્યો એટલામાં ઉંદર ભાઈ નાઈ ધોઈને આવ્યો તેને જોઈને શિયાળ બોલ્યું અરે ઉંદર ભાઈ નોળિયાએ જે કહ્યું તે સાંભળ પહેલાં વાઘે આના શરીરમાં દાંત બેસાડ્યા એટલે એનું માંસ ઝેરી થઈ ગયું હું તો નહીં ખાઉં મને ન ગમે જો તું કહે તું કહે તો હું ઉંદરને જ ખાઈ જાઉં આ સાંભળીને ઉંદર તો ગભરાઈને પોતાના દરમાં ભરાઈ ગયો પછી વરુ પણ નાહીને આવી ચડ્યું શિયાળે એને પણ કહ્યું આજે તો વાઘ તારા ઉપર બહુ ગુસ્સે થયો છે તારું આવી જ બન્યું સમજજે તે વાઘણને થઈને આવી રહ્યો છે વાઘણ પાસે જઈને આવી રહ્યો છે હવે તને જે ઠીક લાગે તે કર વાઘ અને વાઘણ તને મારી નાખશે આ સાંભળીને વરુ ભાગી ગયું હો એટલામાં નોળિયો આવી ગયો શિયાળે તેને કહ્યું મેં મારા બાહુબળ વડે બધાને હરાવ્યા મારા બાવડાના બળે તેઓ બધા હાર કબૂલીને જતા રહ્યા છે હવે તારામાં હિંમત હોય તો મારી સાથે લડી લે પછી માંસ ખાજે નોળિયાએ આ સાંભળીને કહ્યું જ્યારે વાઘ વરુ ઉંદર આ બધા જો હારી ગયા હોય તારાથી તો મારી કઈ વિસાત હું તારી સાથે યુદ્ધ ન કરી શકું એમ કહીને નોળિયો પણ ત્યાંથી જતો રહ્યો આમ બધા જતા રહ્યા એટલે બુદ્ધિશાળી શિયાળે સ્વાર્થી શિયાળે નિરાતે હરણનું માંસ ખાધું ભાઈ તો આવી હતી આ જંગલી શિયાળની કથા તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો